હિરણ છોડ ભૂતો અંશવિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાજ્યાંચોગયવંશ્યાનામ ચરિતમ પરમાદભૂતમ પુસ્તકોમાં વર્ણન આવે પરમાત્મા શ્રી કૃષ્ણ અતિ મધુર રસનું સ્વરૂપ સંસાર સરસ નથી સંસારે નીરસ છે રસમય પરમાત્મા શ્રી કૃષ્ણ છે સંસારમાં મીઠાશ લાગે છે પણ સંસારના વિષયો ભોગવ્યા પછી મીઠાશ રહેતી નથી શ્રીખંડ સરસ ત્યાં સુધી છે જ્યાં સુધી માનવ શ્રીખંડ ખાતો નથી શ્રીખંડ ખાધા પછી તો શ્રીખંડમાં કડવાશ આવે શ્રીખંડ ન ખાય ત્યાં સુધી ભલે સરસ લાગે શ્રીખંડ ખાધા પછી તો શ્રીખંડ ને જોવાની ઈચ્છા થતી નથી સંસારના વિષયો ન ભોગવે ત્યાં સુધી મીઠા છે વિષયો ભોગવ્યા પછી તો કડવા લાગે સંસાર સરસ નથી સંસાર એ નીરસ છે સંસારના વિષયો ભોગવ્યા પછી માનવ પણ નીરસ બને છે આ પ્રેમ રસ એવો મધુર રસ છે કે જે રસનો અનુભવ કરનાર નીરસ થાય નહીં રસમય બને પીબત ભાગવતમ રસમ આલયમ પ્રેમ રસ એવો મધુર રસ છે પ્રેમ રસનું પાન કરે ત્યારે ભોગ્ય ભોગતા બે મટી નહીં એ રસરૂપ થઈ જાય સંસારના બધા રસોમાં ભોગ્ય ને ભોગતા એવો ભેદભાવ છે જ્યાં દ્વૈત છે ત્યાં દુઃખ છે પૂર્ણ અદ્વૈતમાં આનંદ છે આ પ્રેમ રસ એવો મધુર રસ પ્રેમ રસનો અનુભવ કરનાર એ નીરસ બને નહીં રસમય બને કલિયુગના લોકોએ પ્રેમ શબ્દને બહુ બગાડ્યો છે મોહને જ પ્રેમ સમજે મોહ અને પ્રેમનો આકાર થોડો સરખો છે પણ મોહ અને પ્રેમમાં ઘણો ફેર છે સત્સંગનો મહિમા ગાતા સ્વામીજીએ કહ્યું મોહ એ દેહનો ધર્મ છે અને પ્રેમ એ પરમાત્માનું સ્વરૂપ મોહનો નાશ થાય છે શરીર બગડી જાય શરીર બહુ રોગી થાય તો મોહ રહેતો નથી શરીર ભલે બગડે પણ પ્રેમનો નાશ થતો નથી પ્રેમ અવિનાશી છે મોહ મરે છે શરીર સારું હોય ત્યાં સુધી જ મોહ રહે છે શરીર બગડ્યા પછી મોહ રહેતો નથી મોહ એ ભોગ માગે છે અને પ્રેમ એ ભોગ આપે છે ગુલાબનું સુંદર ફૂલ દેખાયું અને એવી ઈચ્છા થઈ કે ઉઠાવીને નાક પાસે લઈ જવું એ મોહ છે ગુલાબનું સુંદર ફૂલ દેખાયું એવી ભાવના થઈ કે ભગવાનના ચરણમાં અર્પણ સુખને પોતાના તરફ ખેંચી લે એ મોહ છે મોહ એ ભોગ માગે છે અને પ્રેમ એ ભોગ આપે છે મોહમાં મિલનની બહુ ઉતાવળ હોય માં અતિશય ધીરજ હોય શ્રી કૃષ્ણ પરમ પ્રેમનું સ્વરૂપ છે પરમાત્મા રસમય છે સંસાર નીરસ છે કેટલાક લોકો તો એવું સમજે છે કે બંગલો બહુ સરસ બાંધ્યો બંગલો બહુ સરસ બંગલો સરસ બે ચાર ડિગ્રી તાવ આવી જાય પછી બંગલો સરસ લાગે તાવ આવ્યા પછી બંગલો કેમ સરસ લાગતો નથી કોઈ જળ વસ્તુ સરસ થઈ શકે જ નહીં રસમય ચેતન પરમાત્મા સંસારમાં જેટલા રસ છે એ રસમાં મીઠાશ બહુ જ ઓછી છે કડવાશ જ વધારે જીવ કોઈ પણ રસમાં ફસાયેલો હોય કેટલાક જીવ એવા હોય છે એમને હાસ્યરસ બહુ ગમે છે કેટલાક તો એવું સમજે છે કે મહારાજ કથામાં બહુ હસાવે અને હસે તો કથા બહુ સારી મજા આવે કથા હસવા માટે કથા સામે પછી હસવાનું નહીં કથા સામે પછી થોડું દુઃખ થવું જોઈએ હું આટલો મોટો થયો મારું જીવન બધું વ્યર્થ ગયું મેં પરમાત્માના માટે કંઈ કર્યું નથી કથા હસવા માટે નથી કથા સાંભળ્યા પછી થોડું દુઃખ થવું જોઈએ કથા સાધન કરવા માટે આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે જે માણસ બહુ હસે છે ને એનું મન બહુ બગડે બહુ હસે સારું નથી હાસ્યરસમાં મીઠા જેવું લાગે છે પણ હાસ્યરસમાં કડવા છે લગ્ન થયા પછી ઘરમાં બધી અનુકૂળતા હોય તો પતિ પત્નીને શૃંગારમાં મીઠાશ લાગે છે શૃંગારમાં આરંભમાં ભલે મીઠાશ લાગે પણ બે બાળક થાય શરીર જયારે દુર્બળ થાય છે શરીરમાં શક્તિ ન રહે ત્યારે શૃંગારમાં પછી કડવાશ આવે છે પછી તો અણગમો આવશે શૃંગારમાં આરંભમાં મીઠાશ જેવું લાગે છે શરીર દુર્બળ થયા પછી કંઈક અંશે મન સુધરે પછી માનવને એમ લાગે છે મારી ભૂલ થઈ મને માયા એ ક્ષેત્રીયો હતો શરીર બગડ્યા પછી માનવ થોડો ડાયો થાય શરીર બગડ્યા પછી ડાપણ આવે ને એ સાચું નથી શરીર સારું છે ને માનવ ડાયો થાય શૃંગારમાં આરંભમાં ભલે મીઠાશ લાગે શરીર દુર્બળ થયા પછી શૃંગારમાં કડવાશ આવે આ સંસારમાં જેટલા રસ છે એ રસમાં આરંભમાં મીઠાશ છે પરિણામમાં કડવાશ છે આ પ્રેમ રસ અતિ મધુર રસ છે શ્રી કૃષ્ણ પ્રેમ રસનું સ્વરૂપ છે આ કથા જે વારંવાર સાંભળે પ્રભુના નામનું જે કીર્તન કરે ભગવાન ધીરે ધીરે એના મનને ખેંચી લે છે પરમાત્મા કૃપા કરે છે ત્યારે પ્રેમ આપે છે અને પ્રભુનો આનંદ મળે ત્યારે સંસારનું સુખ તુચ્છ લાગે રસનો સ્વાદ શંકર જાણે જાણે સુખદેવ જોગી રે કઈ કઈક જાણે વ્રજની ગોપી જાણે નરસૈયો ભોગી રે કોઈ પણ જીવ પ્રેમ કર્યા વિના તો રહી શકતો નથી આ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે શ્રી કૃષ્ણ પ્રેમ રસનું સ્વરૂપ અતિ મધુર દિવ્ય લીલાનો હવે આરંભ થાય છે સુખદેવજી મહારાજને લંગોટીની જરૂર નથી બધું છોડ્યું છે પણ કથા છોડતા નથી કથામાં એવો આનંદ આવે છે સમાધિમાં યોગીઓને જેવો આનંદ મળે એવો આનંદ કથામાં અનાયાસે મળે સમાધિમાં યોગીઓ બેસે છે ત્યારે પ્રાણાયામ કરે ઇન્દ્રિય રૂપી દરવાજા બંધ રાખવા પડે ઇન્દ્રિય રૂપી દરવાજા બંધ હોય છતાં વાસનાની ધૂળ અંદર આવી જાય છે લોકો બહાર ગામ જાય ને ત્યારે ઘરની બારીઓ દરવાજા બંધ કરીને જાય આઠ દસ દિવસે પછી ઘેર આવે ને તો ધૂ પડેલી દેખાય જ્યાં બધું બંધ હતું ધૂ આવી ક્યાંથી ઇન્દ્રિય રૂપી દરવાજા બંધ કર્યા પછી પણ વાસનાની ધૂળ આવવાનો સંભવ હોય ઇન્દ્રિયોને પ્રભુના માર્ગમાં વાળો પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ કરવાની ટેવ પરંતુ એવું માને છે કે જે ઇન્દ્રિયથી માનવ ભક્તિ કરતો નથી તે ઇન્દ્રિયથી જાણતા જાણતા પાપ થાય શ્રી કૃષ્ણ લીલા અતિ મધુર છે આ કથામાં સર્વને આનંદ આવે એવી મધુરા દિવ્ય કથા છે શ્રી કૃષ્ણના દર્શન કર્યા પછી હવે ગોપીઓને કોઈને જોવાની ઈચ્છા થતી નથી લાલાની વાસળી સાંભળ્યા પછી બીજું કંઈ સાંભળવાની ઈચ્છા થતી નથી એ તો બહુ સારું છે હજુ તમે લાલાની કથા સાંભળો છો પણ વાંસળી સાંભળતા નથી ખરેખર તમે લાલાની વાંસળી સાંભળશો ને તો તમને ઘરમાં રહેવું ગમશે નહીં લાલાની વાસળી જેના કાને ગઈ એને શ્રી કૃષ્ણને મળવાની તીવ્ર ઈચ્છા જાગે એનું ઘર ઉજ્જળ થઈ જાય જે ઘરમાં રહી શકે નહીં તેને પરમાત્માને મળવાની તીવ્ર ભાવના જાગે છે એ તો રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ કીર્તન કરતો વૃંદાવન ધામમાં જાય અલૌકિક સૌંદર્યથી આંખનું આકર્ષણ કર્યું શ્રી કૃષ્ણના દર્શન કર્યા પછી હવે કોઈને જોવાની ઈચ્છા થતી નથી લાલાની વાસળી સાંભળ્યા પછી બીજું કંઈ સાંભળવાની ઈચ્છા થતી નથી ગોપીઓ મને સાંભળે ગોપીઓ મને નિહાળે ગોપીઓ મને મનમાં રાખે ગોપીઓ મારી વાતો કરે ઇન્દ્રિયોની શક્તિ સંસારના વિષયોમાં વહી જાય છે એને વિવેકથી અટકાવીને પ્રભુના માર્ગમાં વાળો ભગવાન ગોકુળમાં જે લીલા કરે છે તે લીલાનું એ જ રહસ્ય છે આજે હજારો વર્ષો પછી આપણે લાલાની વાતો કરીએ તો આપણને થોડો આનંદ મળે તમને આનંદ ન મળે ને તો તમે ભીડમાં શાંતિથી બેસી શકો ને કંઈક થોડો પણ આનંદ મળે લાલાની વાતો સાંભળીએ તો આનંદ થાય ગોપીઓ પ્રત્યક્ષ દર્શન કરે લાલાની વાસળી સાંભળે એક એક લીલાના દર્શન કરે ગોપીઓ જગતને ભૂલી જાય તે શું આશ્ચર્ય અતિયા મધુર દિવ્ય લીલા સંસારે માયાની લીલા છે અને માયાની લીલા જોવાથી જ મન બગડ્યું માયાની લીલાનું ચિંતન કરવાથી જ મન બગડ્યું છે ભગવાન લીલા એટલા માટે કરે છે કે મારો જીવ જે મારાથી વિખૂટો પડ્યો છે એ ફરીથી મારા ચરણમાં પરમાનંદનું દાન કરવા માટે પરમાત્મા દિવ્ય લીલા કરે દશમ સ્કંદની લીલા અતિ મધુર છે રાજાએ સુંદર પ્રશ્ન કર્યો મહારાજ આપે ચંદ્રવંશ સૂર્યવંશની કથા સંભળાવી પણ કૃષ્ણ કથામાં તો આપે બહુ સંક્ષેપ કર્યો આ કથા વિસ્તારપૂર્વક સાંભળવાની બધાને ઈચ્છા આપને પણ કૃષ્ણ કથામાં બહુ આનંદ આવ્યો મારો જન્મ પ્રભુએ સુધાર્યો મારું મરણ સુધારવા માટે પ્રભુએ તમને મોકલ્યા છે મારા જેવા કામી અને વિલાસીના ઘેર તમારા જેવા સંતો જાય નહીં સંત મળે અને સંતની પાસે એવું મારું મરણ સુધારવા માટે તમે આવ્યા છો આપ જરાય સંકોચ ન કરો આ કથા વિસ્તારપૂર્વક શ્રવણ કરવાની મને ઈચ્છા છે મને એકલાને જ ઈચ્છા છે એવું નથી આ બધા શ્રોતાઓની ઈચ્છા છે વિસ્તારપૂર્વક કૃષ્ણ કથા સંભળાવો સુખદેવજીએ કહ્યું છે રાજન પાંચ છ દિવસ થયા છે હજુ તમે જલપાન પણ કર્યું નથી એકવાર તમે જલપાન કરો ને પછી તમને કથા સંભળાવું તો કે મહારાજ કથામાં બેઠા પછી હવે મને પાણી પીવાની ઈચ્છા થતી નથી ભક્તિ રસમાં મન તરબોળ બને તો ભૂખ અને તરસ ઓછી થાય ભક્તિ પ્રેમમાં જેનું મન તરબોળ રહે મહારાજ આપને વધારે તો શું કહું પાંચ છ દિવસ પહેલા તો મારાથી ભૂખ તરસ જરાય સહન થાય નહીં જંગલમાં મને ભૂખ લાગીને મારી બુદ્ધિ બગડી મેં બ્રાહ્મણના ગળામાં મરી ગયેલો સાપ નાખ્યો મને સાપ થયો મારાથી ભૂખ તરસ સહન થતી નહોતી આ તમારી કથામાં બેઠા પછી હવે મને તરસ લાગતી નથી મને પાણી પીવાની ઈચ્છા થતી નથી આપ જરાય સંક્ષેપ ન કરો વિસ્તારપૂર્વક આ કથા મને સંભળાવો કૃષ્ણ કથામાં રાજાનો અલૌકિક પ્રેમ જોઈને સુખદેવજી મહારાજ બહુ રાજી થયા રાજા મારી કથા તું બહુ પ્રેમથી સાંભળે છે ને તેથી મારા શ્રી કૃષ્ણના દર્શન કરતા કરતા હું બોલું બહુ શાંતિથી તું મારી કથા સાંભળે છે તેથી હું જગતને ભૂલીને ભગવાનમાં તન્મય થઈને હું આ કથા કરું શ્રોતાઓના બહુ ઉપકાર છે કે શ્રોતાઓ વક્તાના ચંચલ મનને સ્થિર કરે તારા હું ઉપકાર માનું કરી કૃષ્ણ કથા સર્વને આનંદ આપનારી આ કથા ગંગા પ્રગટ થઈ તે દિવસથી ભાગીરથી ગંગાનો મહિમા પણ ઓછો થયો ભાગીરથી ગંગામાં તમે સ્નાન કરો સારું છે પાપ બળે છે પણ ગંગાજીમાં સ્નાન કર્યા પછી પણ જલ્દી મન શુદ્ધ થતું નથી કૃષ્ણ કથા ગંગામાં જે સ્નાન કરે જેને ભક્તિ પ્રેમનો થોડો રંગ લાગે છે એના મનનો મેલ ધોવાય છે આ કથા અતિ મધુર દિવ્ય સર્વનું કલ્યાણ કરનારી રાજાને ધન્યવાદ આપ્યો છે હું તારા ઉપકાર માનું છું મારી કથા તું બહુ પ્રેમથી સાંભળે અને તેથી તો જગતને ભૂલીને ભગવાનમાં તન્મય થઈને હું કથા કરું એવમ નિશમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયાસકિસ્સ ભગવાનથ વિષ્ણુરાતમ प्रत्यर्च्य कृष्णचरितम् कलिकल्मषगनम् व्यारतुमारभत भागवत प्रधानः વસ્તી વધે તેથી ધરતીને વજન લાગતું નથી પાપ વધે છે ત્યારે ધરતીને વજન લાગે ચારે દિશાઓમાં દુષ્ટ રાજાઓ ઉત્પન્ન થયા હતા કંસ જરાસંધ શાલ્વ વિદુરથ દંતવત્ત આ બધા દુષ્ટ રાજાઓ પ્રજાને બહુ ત્રાસ આપતા કંસ એવો દુષ્ટ હતો કે બાપને પણ મારે જે બાપને મારે શું ન કરે પ્રજા દુઃખી થઈ પાપ બહુ વધ્યું છે ધરતીમાં આકરાયા ગાય માતાનું સ્વરૂપ ધારણ કરી અને ધરતીમાં બ્રહ્મલોકમાં ગયા છે બ્રહ્માદિક દેવો ક્ષીર સમુદ્રના કિનારે આવીને આદિનારાયણ પરમાત્માની સ્તુતિ કરે પ્રાર્થના કરે પ્રાર્થનામાં બહુ શક્તિ પ્રાર્થનામાં જેટલી તન્મયતા થાય એટલું ફળ જલ્દી મળે તમે જયારે પ્રભુની પ્રાર્થના કરો ને સંસારનો સંબંધ છોડીને પ્રાર્થના થોડી પૂજા કરો ને પછી પ્રાર્થના કરો કેટલાક લોકો પ્રાર્થના ભૂલે છે પણ પૂજા કરતા નથી પૂજા કરવાની જરૂર છે પૂજા કરીને પ્રાર્થના કરે તો ભગવાને પ્રાર્થના જલ્દી સાંભળે તમે જ્યારે પ્રાર્થના કરો અહીંયા ભગવાન પ્રત્યક્ષ વિરાજેલા છે હું જે બોલું છું તે મારા ભગવાન સાંભળે છે પ્રાર્થનામાં બહુ શક્તિ છે જે બહુ પ્રેમથી પરમાત્માની પ્રાર્થના કરે છે પ્રાર્થનાની અસર મન ઉપર પાંચ છ કલાક સુધી રહે જે બહુ પ્રેમથી પ્રભુની પ્રાર્થના કરે એ પાંચ છ કલાક સુધી પાપ કરી શકે જ નહીં જેણે ભોજન કર્યું છે એને પાંચ છ કલાક ભૂખ લાગતી નથી કેટલાક લોકો એવા હોય છે મંદિરમાં પ્રાર્થના કરે અને મંદિરમાંથી બહાર નીકળે તે પાપ શરૂ કરે એ પ્રાર્થના બરાબર નથી પ્રાર્થના જે પ્રેમથી બરાબર કરે ને એની અસર મન ઉપર પાંચ છ કલાક સુધી રહે ઉપમા ન અપાય બધા પ્રાર્થના કરે છે પણ પ્રાર્થનામાં બ્રહ્માજીની તન્મયતા થઈ નારાયણ પ્રત્યક્ષ અહીંયા વિરાજેલા છે મારા ભગવાન હું જે બોલું છું તે સાંભળે છે બ્રહ્માજીએ પ્રાર્થના કરી છે રાજાઓ દુષ્ટ રાજાઓ પ્રજાને બહુ ત્રાસ આપે પ્રભુએ કહ્યું કે હવે હું જલ્દી પ્રગટ થવાનો છું મારું પ્રાગટ્ય મથુરાના કારાગ્રહમાં થશે હું ગોકુળમાં લીલા કરીશ મારી સેવા કરવા માટે દેવો ઋષિઓ અવતાર ધારણ પરમાનંદ થયો છે બ્રહ્માજી પરમાત્માની વાણી સાંભળી શકે બધા પ્રાર્થના કરે છે પણ પ્રભુની દિવ્ય વાણી એકલા બ્રહ્માજીએ સાંભળી મને ભગવાનની આજ્ઞા થઈ છે કે હવે હું જલ્દી પ્રગટ થવાનો હવે ચિંતા ન કરો પરમાત્માનું ચિંતન કરો તમે બધા વૈષ્ણવ છો તમે બધા પ્રભુના પ્યારા છો તમારી ચિંતા ભગવાનને છે પ્રભુમાં વિશ્વાસ રાખજો ચિંતા છોડો ચિંતન કરો હું ભગવાનનો છું ભગવાન મારા છે એવો ભાવ રાખીને પ્રભુના નામનો સતત જપ કરો બ્રહ્માજી દેવોને સમજાવે છે હવે પરમાત્મા પ્રગટ થવાના છે આ બાજુ મથુરામાં વસુદેવજીનું લગ્ન દેવકીજી સાથે થયું વસુદેવ દેવકી રથમાં બેઠા છે ઘેર જવાની તૈયારી થઈ છે તે સમયે કંસ રાજાએ વિચાર કર્યો બેન બનેવીને સારું લાગશે હું પોચાડવા જઉં તે કંસ રથમાં સારથી થઈને બેઠો અને રથ નીકળવાની તૈયારી દેવોએ વિચાર કર્યો કે વસુદેવજી એ મહાન વૈષ્ણવ છે કંસ વસુદેવજીને ત્રાસ આપે તો ભગવાન જલ્દી પ્રગટ થાય પાપી દુઃખી થાય તો ભગવાનને જલ્દી દયા આવતી નથી પણ ભગવાનના લાડીલા કોઈ વૈષ્ણવને લોકો ત્રાસ આપે ભગવાનને તે સહન થતું નથી વસુદેવજી મહાન વૈષ્ણવ છે કંસ વસુદેવજી સાથે વેર કરે તો ભગવાન જલ્દી પ્રગટ થશે એવો વિચાર કરી દેવો આકાશવાણી દ્વારા બોલ્યા છે કંસ રાજાને કહ્યું મૂર્ખ તને અક્કલ નથી આ દેવકીનો આઠમો ગર્ભ એ તારો કાળ છે પૂર્વ દિશાએ કૌશલ્યારૂપી પૂર્વ દિશાએ કંસ રાજાએ તે સાંભળ્યું છે દેવકીનો આઠમો ગર્ભ મારો કાળ છે કંસને ક્રોધ આવ્યો કંસ રાજાએ વિચાર કર્યો આ દેવકીને જ મારી નાખું ને તો પછી એને ગર્ભ રહેશે નહીં મારા કાળનો જન્મ થશે નહીં હાથમાં તલવાર દીધી છે ચોટલો પકડીને મારવા તૈયાર છે ત્યારે વસુદેવજી સમજાવે છે તમે આ શું કરો આ તમારી નાની બેન છે જે ઘરમાં પુરુષ સ્ત્રીને મારે છે તે ઘરમાં લક્ષ્મીજી વિરાજતા નથી ત્યાં દારિદ્ર્ય આવે સ્ત્રી અબલા છે સ્ત્રીને મારવું નહીં સ્ત્રી મોટો અપરાધ કરે ને તો પણ મારશો નહીં એક અક્ષર બોલશો જ નહીં બોલવાનું છોડી દે આ તમારી નાની બેન છે એને તમે મારો છો એ તમને શોભે અને જેનો જન્મ થયો છે એને મરવું તો પડે છે મરણનું નિવારણ એ અશક્ય છે મહાપુરુષો મરણને સુધારવાનો પ્રયત્ન કરે વેર રાખીને મરે ને તો મરણ બગડે મનમાં કોઈ પણ વાસના રહી જાય અને મરે તો મરણ બગડે છે મરણને બગાડનાર વેર અને વાસના છે કોઈ પણ જીવ સાથે અનુબનાવ થયો હોય ને એકાદ વાર એના ઘેર જઈને જય શ્રી કૃષ્ણ કરી આવો વી રાખીને મરવું નહીં તમે સદભાવથી એને વંદન કરો છતાંય વેર કરે એ પાક તમારા માથે આવશે નહીં વાસના રાખીને મરવું નહીં તમારા મનને વારંવાર સમજાવો આ સંસારમાં મેં સર્વ પ્રકારનું સુખ અનેક વાર ભોગવ્યું સુખ ભોગવવાથી શાંતિ મળે છે ભોગમાં ક્ષણિક સુખ છે ત્યાગમાં અનંત સુખ છે હવે મારે કોઈ સુખ ભોગવવું નથી સુખ ભોગવવાથી શાંતિ મળતી હોય તો આજ સુધી મને કેમ શાંતિ મળી મેં અનેક વાર સુખ ભોગવ્યું છે અને મારે કોઈ સુખ ભોગવવું નથી તમારા મનને વારંવાર સમજાવો વિવેકથી વાસનાનો વિનાશ કરો વેર અને વાસનાનો વિનાશ કરે એનું મરણ સુધરે મરણને મહાપુરુષો સુધારવાનો પ્રયત્ન કરે છે મરણનું નિવારણ એ તો અશક્ય છે મરણનું નિવારણ કોઈ કરી શકે નહીં વસુદેવજી કંસ રાજાને સમજાવે આ તારી નાની બેન છે ને તું મારે ને તો તારી જગતમાં બહુ અપકીર્તિ થશે જેની અપકીર્તિ થઈ છે જીવે છતાં મર્યો છે જે અતિ કામી છે જેને બહુ ક્રોધ આવે છે એ જીવે છતાં મર્યો છે જે કેવલ પોતાના માટે જીવે છે એ જીવે છતાં મર્યો છે જીસકી અપકી રતિ છાઈ ભઈ વહ યમલોક ગયો ન ગયો તમારી અપકીર્તિ થશે વસુદેવજી કૌંસ રાજાને સમજાવે છે પણ કૌંસ માનતો નથી મેં આકાશવાણી સાંભળી દેવકીનો આઠમો ગર્ભ એ મારો કાળ એને હું મારી નાખી વસુદેવજી સમજાવે છે આ દેવકીજીથી તો તારું મરણ નથી ને કે આ દેવકીજીથી મારું મરણ નથી હું તને વચન આપું છું આ દેવકીજીના ઘેર જેટલા બાળકો થશે ને તે બધા હું તને આપીશ આ દેવકીને તું છોડી દે કંસને આ વિચાર ગમ્યો છે બેનને મારું ને તો મારી અકીર્તિ થાય એના છોકરાઓને હું મારીશ કે તમે વિશ્વાસઘાત તો નહીં કરો એના વિશ્વાસઘાત એ મોટું પાપ હું તમને વચન આપું છું કંસ રાજાને આ વિચાર ગમ્યો છે દેવકીને છોડે છે વસુદેવજી દેવકી સાથે ઘેર આવ્યા છે કેટલાક દિવસો ગયા પેટમાં ગર્ભ રહ્યો છે બાળકનો જન્મ થયો ત્યારે તો વસુદેવજીને સ્મરણ થયું મેં કંસ રાજાને વચન આપ્યું છે દેવકીજીના ત્યાં બાળક થાય એટલે હું તમને તે આપી દઈશ વસુદેવજી અંદર ગયા છે બાળક બહુ સુંદર છે દેવકીજી રડવા લાગ્યા છે મારો ભાઈ મારા બાળકને મારી નાખશે વસુદેવજીએ કહ્યું મારે પાપ કરવું નથી મેં વચન આપ્યું છે વિશ્વાસઘાત એ બહુ મોટું પાપ છે અંદર ગયા છે અને તે બાળકને ઉઠાવે કૌશ રાજાના દરબારમાં લઈ ગયા છે કૌશ રાજાના આગળ તે બાળક રાખે બાળકને જોતા કૌશ રાજાનું હૃદય થોડું ઉગી હું જાણતો નહોતો કે એમના ઘેર દીકરો આવ્યો આ તો બે ત્રણ દિવસનો જ બાળક દેખાય ધન્ય છે આ વસુદેવજીને એમનો આ પહેલો પુત્ર છે પણ મને વચન આપેલું તે સત્ય કરવા માટે આ બાળકને લઈ આવ્યા છે એમને પાપની બીક કેટલી લાગે આ બાળકને મારવાથી મને શું લાગે મને આકાશવાણીએ કહ્યું છે દેવકીનો આઠમો ગર્ભ એ મારો કાળ વસુદેવજીનો સત્સંગ થયો અને તે સત્સંગમાં કંસની બુદ્ધિ થોડી સુધરી આ બાળકને તમે ઘેર લઈ જાઓ સાત છોકરાઓ ભલે ઘરમાં રાખો આઠમો જે થશે એ મારો કાળ આઠમો મને આપજો વસુદેવજી બાળકને લઈને ઘેર ગયા છે દેવકીજીને તે બાળક આપ્યો છે દેવકી માને આનંદ થયો હવે સાત છોકરાઓ જીવશે એવું લાગે ઠાકોરજીને કોઈ પણ લીલા કરવી હોત ને તો એની ખબર નારદજીને પડે છે નારદજી મહારાજ ભગવાનની એક એક લીલાની તૈયારી કરી રાખે નારદજીએ વિચાર કર્યો કે કંસની બુદ્ધિ સુધરે સારું નથી એની બુદ્ધિ સુધરે ને પાપ ન કરે તો આ વધારે જીવશે આ પાપ વધારે કરે તો જલ્દી મળશે કંસના લીધે દેશ દુઃખી છે નારદજી જ્યાં જાય ને ત્યાં કલહ જગાડે છે એવું દેખાય છે કે લાલચી કલહ જગાડે છે પણ લાલચીના કલહમાં સમાજનું કલ્યાણ હોય નારાયણ નારાયણ કીર્તન કરતા કંસના ઘેર ગયા કંસ રાજાએ નારદજીનું સ્વાગત કર્યું છે પૂછે છે કે મહારાજ તમે ક્યાંથી આવો છો કે ભાઈ હું તો સ્વર્ગમાં ગયેલો આ દેવોની ખાનગી ત્યાં સભા થઈ હતી આ બધી ખાનગી વાતો હું તને કહું એ ઠીક તો નથી પણ તું તો મારો ખાસ ને તેથી હું તને કહેવા આવ્યો કે મારા દેવો કઈ મારી વાતો કરતા હતા કે તારી જ વાતો ચાલતી આ બધા દેવો તારા શત્રુઓ છે તને મારવાનો વિચાર કરે તું તો એવો ભોળો છું કે તને તો શત્રુની પણ દયા આવે શત્રુને કોઈ દિવસ સાધારણ ગણવો નહીં રોગને સાધારણ માનશો નહીં સાધારણ રોગ પણ કોઈ વખત બહુ રડાવે શત્રુને સાધારણ સમજવો નહીં રોગ શત્રુ પાપ એ બધા સરખા જ છે તને તો શત્રુની પણ દયા આવે છે અરે તને ખબર નથી દેવોની વાણી ગુઢાર થતી ભરેલી હોય આઠમો જે છોકરો થવાનો છે અને એને જ અમે પહેલો માનીએ તો આજે થયેલો છોકરો તે આઠમો થશે કે નહીં કે મારા જે આઠમો થવાનો છે એને પહેલો ગણીએ તો આજનો આઠમો થઈ જશે તે ગમે તે આઠમો થઈ શકે ટચલી આંગળીથી ગણતરી કરો તો અંગૂઠો પાંચમો થાય અંગૂઠાથી ગણતરી કરો ટચલી આંગળી પાંચમી થાય એ તો ગણતરી કરનારની ઈચ્છા ઉપર બધો આધાર હોય ગમે તે છોકરો આઠમો થઈ શકે છે કહું છે આજે એ કહ્યું છે મહારાજ ત્યારે એક એક બાળકને હું મારી નાખું નારદજી બોલવામાં બહુ ચતુર છે હું કહું તું બાળકને મારી નાખજો તો બાળક ત્યાંનું પાપ થોડુંક મારા માટે આવશે નારદજીએ કહ્યું કે ના ના હું એવું કઈ તને કેવા આવ્યો નથી હું તો તને સાવધાન કરવા આવેલો શત્રુને સાધારણ સમજવું નહીં હવે મારો સંધ્યાનો સમય થયો છે જય શ્રીમન નારાયણ મારી સંધ્યા કરવી નારાયણ નારાયણ બોલતા ચાલતા થયા કૌશનો બુદ્ધિભેદ કર્યો છે કૌશ વિચાર કરવા લાગ્યો કે સંત કોઈ દિવસ એવું બોલે નહીં કે બાળકને તું માર પણ એમનો કહેવાનો ભાવાર્થ એ જ હતો મને ખાસ લાગણીથી કેવા આવ્યા હતા નારદજી મનમાં બોલ્યા છે બીજી કઈ લાગણી નથી તું જલ્દી મરી જાય એવી લાગણી રાખો લોકોને બહુ ત્રાસ આપે કંસ રાજાએ હુકમ કર્યો છે વસુદેવ દેવકીને બોલાવો દુષ્ટ છે માતા પિતા જુએ છે અને છતાં એ બાળકને મારે વસુદેવ દેવકીને પછી કેદમાં રાખ્યા સંપત્તિનો નાશ સંતતિનો નાશ થયો છે હાથ પગમાં બેડીઓ છે થોડો શાંતિથી વિચાર કરો શ્રી કૃષ્ણના એ માતા પિતા છે જે પરમાત્માના માતા પિતા છે કેટલું દુઃખ સહન કરે કોઈ અપરાધ નહીં છતાં હાથ પગમાં બેડીઓ આવી કેદમાં રાખે છે સંપત્તિનો નાશ સંતતિનો નાશ થયો છે શ્રી કૃષ્ણ એ પરમાનંદનું સ્વરૂપ છે આનંદ તેને મળે છે જે સુખ દુઃખ પર થાય જ્યાં સુખ છે ત્યાં દુઃખ છે જ્યાં દુઃખ છે ત્યાં સુખ છે જ્યાં સુખ નથી જ્યાં દુઃખ નથી ત્યાં આનંદ હોય આનંદ એ શ્રી કૃષ્ણ છે સંસારમાં તમને સુખ મળે ને તો બહુ રાજી થશો ને કારણ સંસારનું કોઈ પણ સુખ બે ચાર મિનિટથી વધારે ટકતું જ નથી સંસારનું બધું સુખ પરિણામમાં દુઃખ જ આપે છે સંસારમાં સુખ મળે ને તો તે સુખને દુઃખ સમજીને ભક્તિ કરો સુખમાં બહુ રાજી થશો નહીં મનને સમજાવો કે હજુ પ્રભુએ મને મારા ઉપર બરાબર કૃપા કરી નથી મને ખોટું સુખ આપ્યું છે ખરું સુખ એ જ પરમાત્મા છે જે ખોટું છે તે ટકતું નથી અને જે ખરું છે એનો નાશ થતો નથી સંસારનું કોઈ પણ સુખ બે ચાર મિનિટથી વધારે ટકતું નથી સુખ મળે તો રાજી થશો નહીં સુખ ને દુઃખ સમજીને ભક્તિ કરો પ્રથમ બાળકનો જન્મ પોતાના માતા પિતાને આપતી હોય તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવે એ દુઃખને સુખ માનજો જે સુખ દુઃખથી પર થાય છે એને આનંદ મળે તમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ આવે ને મનને સમજાવો પ્રભુએ જે કર્યું છે તે મારા કલ્યાણ માટે કર્યું મને સુધારવા માટે કર્યું છે દુઃખને સુખ સમજીને ભક્તિ કરો તમને આનંદ મળશે સુખમાં રાજી થશો નહીં અને દુઃખમાં હૈયું બાળશો નહીં સંસારના સુખ દુઃખ તો વાદળા જેવા હોય વાદળું આવે છે ને વાદળું જાય છે વાદળું જેમ કાયમ ટકતું નથી તેમાં સંસારમાં સુખ કાયમ રહેતું નથી અને દુઃખ પણ કાયમ રહેતું નથી કૃષ્ણ પરમાનંદનું સ્વરૂપ છે આનંદ ત્યારે મળે છે જ્યારે જીવ સુખ દુઃખથી પર થાય સુખ દુઃખથી પર થવાનું એટલે શું કરવાનું સુખને દુઃખ સમજીને ભક્તિ કરો જીવનમાં દુઃખનો પ્રસંગ આવે એ દુઃખને સુખ માનીને ભક્તિ કરો તમને આનંદ મળશે વસુદેવ દેવકી કેદમાં છે શત્રુઘ્ન કારાગ્રહમાં અતિ દુઃખ છે પતિ પત્ની સત્સંગ કરે પ્રભુએ જે કર્યું છે તે સારું જ કર્યું આ કારાગ્રહમાં ભક્તિ થાય આ કારાગ્રહમાં કોઈ ઉપાધિ નહીં કોઈ કામ નહીં કોઈ મળવા આવતું નથી ઘરમાં તો અનેક ઉપાધિ હોય પ્રભુ એમને કેદમાં રાખ્યા એ સારું કર્યું આખો દિવસ ભક્તિ કરવા માટે એમને કેદમાં રાખ્યા અહીંયા કોઈ મળવા આવે નહીં અહીંયા બીજી કોઈ ઉપાધિ નથી આખો દિવસ ભક્તિ થાય કારાગ્રહમાં અતિ દુઃખ છે એ દુઃખને સુખ સમજીને પતિ પત્ની ભક્તિ કરે સંપત્તિનો નાશ થયો સંતતિનો નાશ થયો છે એકાંતમાં મનને શાંત રાખે પ્રભુએ જે કર્યું છે તે સારું જ કર્યું મારા ભગવાનને ખોટું કરતા આવડે જ નહીં આખો દિવસ ભક્તિ કરવા માટે પ્રભુ એમને કેદમાં રાખ્યા ઘરમાં આખો દિવસ ભક્તિ થાય નહીં ઘરમાં કંઈક પ્રવૃત્તિ તો કરવી જ પડે અહીંયા કોઈ પ્રવૃત્તિ નથી કોઈ કામ નથી અમને કેદમાં રાખ્યા તે સારું કર્યું કારાગ્રહના દુઃખને સુખ સમજીને ભક્તિ કરે એમના ઘેર પરમાનંદ પ્રગટ થવાનો દેવકીજીના છ બાળકો કંસ રાજાએ મારી નાખ્યા છે દેવકીજીને સાતમો ગર્ભ રહ્યો છે જે ગર્ભમાં દાઉજી મહારાજ બલરામજી આવ્યા છે પ્રભુએ યોગ માયાને આજ્ઞા કરી છે મારા બે કામ તારે કરવાના છે બલરામજી જે દેવકીજીના પેટમાં છે એમને ત્યાંથી ઉઠાવીને નંદવાળાના ગોકુળમાં રોહિણીજી વિરાજેલા છે એમના પેટમાં તું દાઉજીને રાખજે મારું પ્રાગટ્ય મથુરાના કારાગ્રહમાં થશે અને ત્યાંથી વસુદેવજી મને લઈને ગોકુળમાં આવશે તારો જન્મ યશોદાજીના ઘેર કન્યા રૂપે થાય તને લઈને વસુદેવજી પાછા મથુરા જશે પેલો કૌંસ તને મારવા આવે ને ત્યારે તું એના હાથમાંથી છટકી જા તું મારા બે કામ કરીશ ને તો બે મહિનામાં લોકો તારી પૂજા બહુ કરશે ભગવાન જગતમાં આવે છે ત્યારે માયાને લઈને આવે છે ભગવાન ની આજ્ઞા અનુસાર માયા કામ કરે તમે બધા વૈષ્ણવ છો તમે બધા પ્રભુના પ્યારા છો માયાનો ઉપયોગ કરો પણ માયાના દાસ ન બનો આ જીવ માયાનો ઉપયોગ કરવા જતા સ્વરૂપને ભૂલે છે અને માયાનો ગુલામ થઈ જાય જીવ જ્યારે માયાનો દાસ બને છે ત્યારે માયા તે જીવને રડાવે છે હું ભગવાનનો દાસ છું હું વૈષ્ણવ છું એ ધ્યાનમાં રાખીને માયાનો જે વિવેકથી સદુપયોગ કરે કે સંતોએ એવી એક નીતિ ઉત્પન્ન કરી છે કે માયા ભક્તિમાં સાથ પણ આપે જે માયાનો વિવેકથી સદુપયોગ કરે ને માયા ભક્તિમાં સાથ આપે છે જે માયાના આધીન બને છે એને માયા રડાવે તમે બધા વૈષ્ણવ છો તમે બધા પ્રભુના પ્યારા છો તમે ભગવાનના દાસ છો માયાના ગુલામ ન બનો માયાના આધીન ન બનો જે માયાના આધીન બને છે એને માયા રડાવે છે ભગવાન પણ જગતમાં આવે છે ત્યારે માયાને લઈને આવે છે આ સંસાર જ માયામય છે સંસારમાં કોઈ પણ કામ માયા વિના થતું નથી માયાનો ઉપયોગ કરો પણ માયાના ગુલામ ન બનો હું વૈષ્ણવ છું હું શ્રી કૃષ્ણનો અંશ છું મારે શ્રીકૃષ્ણના ચરણે જવું છે તમારા લક્ષ્યને ભૂલશો નહીં માયાના આધીન જે થયો એને માયા રડાવે પ્રભુએ યોગ માયાને આજ્ઞા કરી છે તે બલરામજીને ઉઠાવીને રોહિણીજીના પેટમાં પધરાવ્યા શબ્દોથી તો અન્યાય થઈ પરમાનંદ થયો નવ માસ પરિપૂર્ણ થયા છે પરમ પવિત્ર ભાદ્રપદ માસ શુક્લ પક્ષ અને ષષ્ઠી તિથિ મધ્યાહન કાળમાં શ્રી રાવુજી મહારાજ કી બલરામજીનું પ્રાગટ્ય થયું છે બલરામજી મહારાજ ગોળા છે બળવાન છે પણ બલરામજી મહારાજ આંખ ઉઘાડતા નથી આંખ બંધ રાખે બલરામજીએ વિચાર કર્યો છે શ્રી કૃષ્ણ પ્રગટ થશે શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે આંખ ઉઘાડીશ શ્રી કૃષ્ણને આંખમાંથી અંદર ઉતારી પછી હું જગતને આંખ આપીશ તમે જેને આંખ આપો છો એને મન આપવું જ પડશે આંખ આપતા પહેલા વિચાર કરો કોને આંખ આપું છું કેવા ભાવથી આંખ આપું છું આંખ આપવા લાયક એક ઈશ્વર છે બલરામજી મહારાજ આંખ ઉઘાડતા નથી બંધ રાખે શ્રી કૃષ્ણ પ્રગટ થશે શ્રી કૃષ્ણના હું દર્શન કરીશ શ્રી કૃષ્ણને આંખમાંથી અંદર ઉતારીશ પછી હું જગતને નજર આપીશ જેને તમે આંખ આપો છો એ તમારા મનમાં આવે છે ભગવાનના સ્વરૂપને હૃદયમાં સ્થિર કરી પછી જગતને આંખ આપજો બલરામજી મહારાજ તેથી આંખ ઉઘાડતા નથી યશોદા માને ચિંતા થાય છે આ બાળક છે તો બહુ સુંદર પણ આંખ ઉઘાડતો નથી શાંડિલ્ય ઋષિના ધર્મપત્ની પૂર્ણવાસીને બોલાવ્યા છે અને કહ્યું છે આ બાળકની તમે કઈ નજર ઉતારો આંખ ઉઘાડતો નથી સ્વર્ગમાંથી ત્યાં આવ્યા છે બલરામજીના હાથ પગની રેખાઓ જુએ છે અને તે રેખાઓને જોતા ખાતરી થઈ છે આ બાળક કોઈ સાધારણ નથી આ આંખ બંધ રાખીને કોઈનું ધ્યાન કરે યશોદા આ બાળકના લક્ષણ બહુ સારા છે આ બાળકના પગલા થયા છે યશોદા હવે તારા ઘેર સુંદર બાળક થશે એવો યોગ છે આ એનું ધ્યાન કરે અને તારા ઘેર દીકરો આવશે પછી આ બે ભાઈઓ રમશે તારા ઘેર છોકરો થશે યશોદાજીએ હાથ જોડ્યા છે અને કહ્યું મારી તો હવે પંચાવન વર્ષની અવસ્થા થઈ હવે છોકરો શું થાય આ સુધી ઘણા પ્રયત્નો કર્યા છે પણ સફળતા મળી નથી મેં તો એવું માની લીધું છે કે ગામમાં જેટલા છોકરાઓ છે ને તે બધા જ મારા છે હવે મને આશા નથી કે મારા ત્યાં છોકરો થાય કે થવો જ જોઈએ આ બાળક બહુ ભાગશાળી છે આના હાથની પગની રેખાઓ બહુ સુંદર આખું ગોકુળ ગામ